એને પણ એમ જ કહ્યું છે કે શબ્દથી વર્ણન ન થાય હવે આગમમાં આગમમાં પણ આત્માનું વર્ણન તો હશે જ ને શબ્દ Gracias. ફૂલ સ્ટોપ વિજ્ઞાન એ કોમા વિજ્ઞાન કોમા કોમા કોમામાં કઈ પેસવા કોમા થઈ જાય છે ને પેલો બેભાન દાદા આ ક્રમિકમાં ક્રમિકમાં જે પ્રોગ્રેસ છે એ તો શાસ્ત્રોથી જ પ્રોગ્રેસ છે ને તો પછી શાસ્ત્રોથી જો પ્રોગ્રેસ હોય તો એને શાસ્ત્રોથી જ આત્મા મળે છે ને અત્યારે ક્યારે મળે એને પાછું કોઈ જ્ઞાનીની જરૂર તો ખરી ક્રમિક માં પણ ખરી હા ચારિત્રવાન પણ કોકની કોઈ પ્રગટ પુરુષ ની જરૂર તો ખરી એ તો શાસ્ત્રો વાંચે ને મોક્ષ થયેલા એ શાસ્ત્રો ઓછો મોક્ષ થવાનો હતો એટલે ગરીબ માણસ ના દાદા સમજાવો જરા કે બધાને ખ્યાલ આવે કે ક્રમિક ને અક્રમ માં ડિફરન્સ કયો છે બહુ વિચારી ગયા અંતરાય ગોપાલ લીવર લાગે પણ ખરો માણસ જેવું મનમાં હોય એવું બોલે અને એવું સત્સંગમાં રાખે ત્યારે આશ્રમમાં માર્ગ ચાલુ અને આ પહેલે બીજું થઈ જાય છે ક્રમિક માર્ગ બંધ પહેલે બીજું થયું વિચારે એવું બોલે બોલે એવું વર્તે એક પ્રથા તો હોતા જ નથી એક વાક્યતા તો ક્યાંય હોતી જ નથી હમણાં અંદર એટલે બંધ છે તમે પાયો આ બધો પૂરા દુનિયા કારણ કે એક વ્યક્તિ વાગે એકાત્મક મનમાં જે વિચાર એ વાણીમાં બોલવામાં આવે છે વચનમાં આવે છે મનમાં વિચાર મારા ચોરી કરવામાં આવે છે ચોરી કર્યા નથી <laughs> મનમાં વિચાર નહીં કરવાનો અને જયંતિભાઈ એમ કે છે કે એવું જો એકાત્મતા હોય મન વચન અને કાયાની તો એ મહાત્મા કેવાય એવો એક શ્લોક છે એ મહાત્મા કહેવાય મહાત્મા એવું નથી આ કામ એ નો પ્રભાવ કાળ નો પ્રભાવ થયો ને કાળ ના હિસાબે નથી ને કાળ માં જે રહેતા હોય ને હા પણ અહીં દાદા જન્મ આપ્યો તો ભૂલ છે નઈ આવ્યો આ દુનિયામાં માણસ આવ્યો આ કાળમાં આવ્યો તો એનો શું વાત છે હા એ ખરું આખી થાળી ચટણી હારું પડી ગયા ચટણી હારું થઈ ગયા આખી થાળી હારું આપણે ભોજન ના પકડી છે ચટણી હારું કરે આ ચટણી બહુ સરસ ચટણી વગર ચટણી વગર બરાબર છે કશી પડે નથી એક ચટણી હાર પડી ખેતી રોજગાર કરી ચટણી ચટણી ચટણી બુદ્ધિ પ્રકાશ કે છે કે ચટણી એટલે દાદા શું કહેવા માંગે છે ચટણી એટલે શું કહેવા માંગે છે સમજાય છે એ સમજાયું સમજે છે દાદા એમ કે છે કે બુદ્ધિ પ્રકાશ ને સમજ છે છતાં પૂછે છે બધા સમજી જશે નિરાકરણ આખી આખી થાળી આવે ને લાડ આવ્યો છે દાળ છે આ ચટણી મૂકો અને ન મૂકી ન મૂકી એટલે એમાં મન રહી ગયું અને પછી આ ભવો ભવાયો સત્ય સાચી છે કે ચટણી માટે જ રહી ગયું અને આ જન્મો જન્મ જન્મો જન્મ પાસે એના માટે આવ્યા પણ એના માટે અને એના ઉકેલ માટે અહીંયા જ કેમ આવ્યા એના ઉકેલ માટે દાદા પાસે જવાનું કેમ બન્યું એવું નહીં નહીં એમને એમને કહું છું તે કે જન્મ લેવાનું કેમ બન્યો શક્તિ માટે એ કેવી રીતે બન્યું અહીંયા જ આવવાનું થયું અને અમુક જ ઘરમાં અમુક જ મા બાપ ના સંતાન તરીકે એ આવવાનું કેમ બન્યું કેવી રીતે બન્યું થયો હોય તો ભેગું થાય દ્વેષ ત્યાં ભેગું એટલે એક માણસ છોકરાના બધા એટલા ચુંબન અસર કરી કયા કરે પછી જ્ઞાની કહ્યું આ તો ગયા હતા સાહેબ જોડે બહુ તોફાન હતો અને બહુ તમે હું મળું નતા જોતા નતા મળ્યું જોઈએ તેને અહીંયા આગળ આવું બધા બનાવેલું આ છે તેને સમજવાય છે એટલે દ્વેષીય યુગમાં થાય કે મતો રાખતી આવે રાખતી આવે તો આપણને દુઃખ પડતું હોય પડવા ના આવે અને જેથી આવ્યો હોય દુઃખ ના પડતું હોય તો કરી આપે હરી કરી આપે આપણે ખબર પડી જાય કે આ પ્રકારે વિચાર છે આપણે ખબર પડી જાય હિસાબ કરવા તમે કોઈ નહીં ભલે લેવું એ પાસે તમારે ના કરવું કરી આવે ભલે ને હા નજીકમાં હોય બસ હોય છે ના બરોબર આપણી નજીકમાં જ જમવા જોડે છે એને કહી આવે હું શીખવામાં પતી ગયું વાત આપણે નજીકમાં જ હોય બસ ના એને જ આપણે ફાઇલો કહે છે ને એને જ આપણે ચીકણી ફાઇલો કહે છે ને આમ ધોધો કરીએ ને તો હાથ ઉડે છે જેમ જેમ ડમર વાળું કપડું થયું હોય એને હાથ ઉડે શું થાય હું તો ડમર હાથ જ કરશે આવી થાય જ્ઞાની લાગે અને બોલી નાખે તો કમોઈ નાખતા બે લીટર બગડે પણ આ બોલી નાખે દેખાય નહીં તે જાય ને જેમ જેમ પાણી હોય બધા તેના આપણા લોકો પણ ટીકડી ખાય ટીકડી ખાય તમારે ટીકડીઓ ના હોય ને ઉપી જવાની છે ઓગણીસો ને વીસની જાય એટલા માટે ન પહેલા અને ઠંડી વાત અને ગાંધીજી ગોળી કામ કર્યું ગોળી કરીએ ત્યાં નહીં ને કામ થઈ ગયું ઘરે ગાડીમાં પકડ્યા શ્રીમંત ને કોણ નામ દે ભાઈ તે જ કહેવાય મેં હું એમને કહું તો સીધા લુંગીઓ પહેરો છો આટલા રૂપિયા પેલા લુગડા બુગડા પહેરો શું તમારું લુગડા કે છે રીતે મોકલશો તો આગળ ઘાટ મોકલાવાના છો એટલે એ શું કર્યું ત્યાં આગળ આ બધા રસ્તામાં રહ્યા હતી બધાઈ આ છોકરા તો એ તો કોઈ ના મોકલાય તમે તમને વાણી તો આવડે એટલે અમને કહી દીધો કે આવી એમના કોઈથી ના મોકલાય હા હાય હાય હાય હાય છોકરા ને પૂછ્યું દીકરો હતો ને એ પણ મારી ઉંમર છોકરાને પૂછ્યું ભાઈ આ જો ને આ મૂંગીઓ વાળી તમારા હાથમાં આવી જોડે લઈ જવાનું છે એ કહેતો નહીં એમ તમારે સૌ બોલ ઘર કરવા મજા નથી કે નહીં શું બોલ કહ્યું મારા બાબા તો એવા છે કે જો અહીંથી લઈ જવાતું હોય ને તો જે એમનાથી છે ત્રણ લાખની એની કોઈ બીજા ત્રણ લાખ એવું પણ લઈ જાય મારી વતી નહીં પડતી તેવી તો વાત કરો કે મારા બાપા એવા છે કે આ છે વિગત બીજી ત્રણ લાખ લઈ દેવું કઈ મારા હાલ નહીં મારા બાબા તમે આપવાનું કરે છે તારું જો લઈ ને તો બીજા ત્રણ લાખ એવું કરીને લીધો મારા હાલ નહીં કરતા સ્વભાવ છે એવું એક નાટક રેડિયો પર આવી ગયું આવું એક નાટક રેડિયો પર આવ્યું હતું કે આવું એક નાટક આપણે કહ્યું ને એવું રેડિયો પર આવ્યું છું એમાં એવું હતું એક પેઠે પોતાનું વીલ કર્યું એક પેટે પોતાનું વિલ કર્યું અને વિલમાં બધી માલ જ નહીં તો ક્યાં વિલ કર્યો બધા એ બૂમ ના મારા બાપા એ બરાબર એને રહેવા પૂરતું એ બધું નોકરી કરે તો જ એનો દાડો ભરે એ રાખવું બરાબર નોકરી કરે કંઈ કામ કરે તો જ દાડો ભરે દારૂ પીવાના ઉત્તર ના ભરે એવું રાખવું પણ આપણે તૈયારી કરીએ એટલે આખી જિંદગી જિંદગી કરે તો ખૂટે નહીં પછી પછી થાય આપણે એને હેવાન બનાવ્યો શું બનાવ્યું એને હેવાન બનાવ્યો પછી મહાન હેવાન બનાવ્યું આ તો પ્રેમ ને મનનો પ્રેમ રહે એના વાત થઈ આપણે જે કહ્યું એ પાછળની વાત થઈ પણ હયાતીમાં આવું જ કરે છે ને બધા આ મા બાપો છોકરાઓ પ્રત્યે શું કરે છે નહીં છોકરા ઉડાડે છે ને એમ કે છે મા બાપના પૈસા હોય મા બાપ જીવતા હોય તો પણ મા બાપ એને પૈસા ઉડાડવા ઉડાડવા દે છે અને ઉડાડવા માટે રસ્તા પણ કરી આપે છે હા એવા છે મા બાપ એમ હજુ પણ દાદા આજે તો એવું છે કે અમુક અમુક મા બાપને ત્યાં છોકરો ભણવા જતો હોય નિશાળે સો રૂપિયા નોટ આપી દે જ્યાં વાપરવા માટે એની મા પાસે પૈસા માગે કે મને પૈસા વાપરવા માટે આપો એટલે સો રૂપિયા નોટ આપી દો પછી પછી કેમ વાપરે છે કેમ નહીં કોઈ જોવે જ નહીં આવું છે હમણાં જેવું ચાલી રહ્યું છે <coughs> હા પણ એ ક્યાં જોવે છે આજે કોઈ જોતું નથી ને કે નહીં બધે ઠેકાણે એવું નથી હોતું અમુક અમુક કઈક સંસ્થા તો પેલા જ્ઞાન પેલા મને બહુ ગુસ્સો આવતો હતો એવો હજુ પણ આવે છે હજુ ગયો નથી ગુસ્સો છે ક્રોધ નથી એટલે એ ક્રોધ એ પોતે ક્રોધ ની વાત જ કરે છે ક્રોધ કહેવાય કોને નામ કહેવાય હિંસક ભાવ હિંસક આ ડિસ્ચાર્જ થવું છે ડિસ્ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થાય આપણે છે ડિસ્ચાર્જ થઈ રહ્યું એમાં કાંટો નથી ભાવ નથી કે પહેલાં શું એમ નથી તમને એનો અનુભવ રહેશે રાતે કોઈ જગ્યાએ રહી ગયો હોય હવામાન પાકો ના હોય જરા પાકો રહે હજુ તો રહેશે હજુ રહેશે હજુ રહેશે એમ કે છે આખો લડે છે જેની સાથે બન્યું હોય તેની સાથે એ તો એનું ખરાબ કરવું એનું ખરાબ થઈ જાય એવું ઈચ્છું એવું પહેલા પણ નતું અને હજુ પણ નથી પણ મનમાં કચરાટી તો હજુ પણ રહ્યા કરે મારા આશા એનું શું નામ કોકિલા કોકિલા કોકિલા બેન કોકિલા બેન થાય તો તમને કોઈ થાય કે હે અને પેલા થતા જ્ઞાન લીધા પહેલા થઈ જાય સાથે ધન્યાકાર થઈ જાય ના થાય ઉભા રહ્યા એ સંયમ કેવાય સંયમ અને સંયમ આવે એટલે પેલો ક્રોધ ના થાય તમે જુદા કુકરાબેન જુદા એ તો ભાવ રહેશે જ નહીં એ ભાવ રહેશે હું જુદી કુકીલા જુદી એમ ભાવ રહેશે તો પછી આ પાંચ આજ્ઞા થતી બધી છે ને એ નહીં આવે એ કે ક્ષમતા ભાવ એ ક્ષમતા ભાવ હજુ રહેતો નથી ક્ષમતા ભાવ રાખવાનો નથી સંભાળ ખાઈનો નિકાલ કરવાનો સંભાળ ખાઈનો નિકાલ કરવાનો ક્ષમતા ભાવ અત્યારે જે થઈ રહ્યું છે એ નિકાલી છે એ નીકળી રહ્યું છે એટલે એ તો પછી રહેશે નહીં તમને હવે શંકાભાર કોને કહેવાય કે તમને કોઈ ગાળો ભરે ને એની પર દ્વેષ ના થાય તમે દ્વેષ એમ આપણને માટે ખરાબ બોલ્યું તો એના માટે દ્વેષ નહીં થાય અને કોઈ સારું કહે તો રાગ ના થાય કે સારા ઉપર રાગ નહીં ખોટા તો દ્વેષ નહીં એમનો શંકા ભાવ અત્યારે આ પ્યારા પડી જાય ઘરમાં તો પછી અસર થાય તારા પહેલા પડી જાય તો જો કોઈ પડી જાય તો અસર થાય ના થઈ યાદ ના આવે થાય શું થાય કેમ પડ્યું કેમ પડ્યું હજુ એક ખ્યાલ નથી રહેતો કોકિલાબેન તમે જુદા કોકિલા જુદી કારણ લાઈન આપ બીમાર કેટલે પડી ગયા એ રીતે એક દાખલો આપો આ પોલીસ દાખલો આપો દુકાનદાર કેવી રીતે નહીં જુદા પડ્યા દાખલો જવો જોઈએ તે એક જણનો પ્લોટ હતો ગામ વચ્ચે પ્લોટ એ પ્લોટમાં પોલીસ કોઈ અરજી કરી કે આ પ્લોટમાં એક્સાઇઝનો માલ દાખેલો છે એટલે પોલીસ વાળા ત્યાં ઉભ્યા ખાડો ખોદાયો જે જગ્યાના આશરો દેખાયો તે જગ્યાએ ખાડો ખોદાયો ને નીકળ્યો બધો માલ એટલે પોલીસ ફરજારે શું કહ્યું હુઈ the owner of it plot એટલે આજુબાજુના દુકાનવાળાને પૂછે કે આ માલિક કોણ છે કારણ કે ચંદુલાલભાઈ કરીને છે ક્યાં રહે છે ત્યાં અમુક જગ્યાએ એટલે પોલીસ વાળાને કહે જાઓ ચંદ્રલાલ પકડી લાવો છો એટલે પોલીસ વાળા ત્યાં ગયા પોલીસ વાળા કહે છે તે તમને વદર સાહેબ બોલાવે છે મારું શું કામ છે મારે શું લેવા દેવા એનો પેલો તારા પ્લોટમાં સાહેબનો માલ નીકળ્યો છે એ પ્લોટ મારો નથી જેનો હોય તેને પકડે મારે શું લેવા છે સાહેબ કે જૂઠું બોલશે ચાલશે નહીં આવે પરેશ કરવા આવશે એટલે એની હતી ને તે બતાવી બીજા બધી નગીનની નગીનની છે જે વેચેલો એમને તો પંદર દાડા પર કેટલા દાડા થયા વેચે પંદર દિવસ પંદર દાડા પર વેચીને પૈસા લઈ લીધેલા એ કંઈ વાંચા નથી આવું દાખલ છે પણ પહેલા અત્યારે પંદર દાડા પર વેચી અને પૈસા લીધેલા એટલે જે નકલ થઈ ને દસ્તાવેજ તે નકલ એ લોકોને કહે છે કે જુઓ આ મારી નકલ કરી જો અસલમાં ખોટું નીકળે તમે જેલમાં ગાડી દેજો આ નકલ છે એટલે પેલા પોલીસ વાળા નકલ લઈને ફોજદારી પાસે ગયા કે સાહેબ એ તો આવતા નથી પકડી લાવો બધા ના સાહેબ આ નકલ આપી શકે શું નકલ છે કે એમને પ્લોટ વેચ્યો કે નકલ માંથી ખરેખર આપણે વેચેલો જ છે દુકાનદાર જાણતા નથી જાઓ લગીનદાર ક્યાં છે ટકા મૂકી ગયા પકડી લાવું લગીનદાર સાહેબ લગીનદાર કે છે સાહેબ મારે શું લેવા દે અમે તો પંદર રૂપિયા લીધો છે અને આ જે પ્લોટ છે જ્યાં ખોદી છે તો આવડો ઘાસ છે એટલે આખું શું ગયા પછી આ થશે મેં પૈસા પંદર રૂપિયા લીધેલો છે શું કે છે આ પુરાવો છે પણ ઘાસ છે આ બધું છે પુરાવો છે એટલે તમને ખાતરી થાય ને પંદર રૂપિયા પાંચ હતા ઘાસ ઉપર તે કેટલો ઘર થયો છે ત્યાં દાટ્યા તે વખત માલિક તો પેલા હતા સર ફોજા કે છે I don't want no to know anything ના શું કહે અત્યારે કોણ માલિક છે તકે તકે કે તમને આના ડિમાન્ડ ફિલ કર્યા પછી ઓનર કોણ છે એ માન ગુનેગાર અત્યારે આપણે પૂરા થઈ ગયા તમે જોયું ને કાયદાની વાત છે નહીં કાયદાની વાત નહીં એને તાજો માલિક છે નિર્દોષ છે તાજો માલિક તો નિર્દોષ છે તાજો જે માલિક છે એ તો નિર્દોષ જ છે તાજો તાજો માલિક છેલ્લો જે માલિક ની વાત થાય એ તો નિર્દોષ છે નગીનભાઈ નિર્દોષ છે એમ કે છે દોષિત કોઈ પણ હોય પણ આ નિર્દોષ છે ઘાસ ઉગી નીકળ્યું છે ને પછી પુરાણ આભાર છૂટી જાય પેલા પ્રથમ દર્શી ના પણ પોલીસ વાળા તો અમને પકડે હા પોલીસ વાળા અત્યારે કહી દઈએ કે અમે આ પ્લોટ પ્લોટમાં અમારો નથી અમે વેચી દીધેલો દાદા નું ભગવાન છે ત્યાં વેચેલો આ દેશ ભાગતો એમને પકડો ને પકડો હા પણ હા પછી બરોબર દાદા ભગવાન હજુ રહે છે સમજવાની જરૂર છે કે આપણે હવે એવું છે ને આ વિજ્ઞાન છે ને આ શું છે આ શું છે બધું સમજવાની જરૂર છે ડાયરેક્ટ ફરી ક્રોધ માન ખાતા જ નથી બધા દેખાય ક્રોધ માન માં કોને કહેવાય જેની પાસે હિંસક ભાવ હોય હિંસક ભાવ તો એ ક્રોધ કહેવાય ગુસ્સો ભાવ ના હોય તો ગુસ્સો ગુસ્સો એ ડિસ્ચાર્જ છે ક્રોધ એ ચાર્જ છે એટલે ડિસ્ચાર્જ તો થયો પછી ક્રોધ ના થાય ચાર્જ થાય તો ફરી કર્મ બંધાય હા કર્મ બંધાય જ નહીં બહાર વરસાદ ને રક્ષાબેન ગુસ્સો કર્યો હતો જોડે તમને મને એમ થાય કે આવું કરશે આવું ના થવું જોઈએ તમે જુદા નહીં અભિપ્રાય જુદા છે એના ઓપિનિયન જુદા છે પેલા એક ઓપિનિયન એક જ હતો જુદા છે તેના એક જ હતો અભિપ્રાય જે કરે એ જ આપડે એકાકાર એટલે હવે એવો ભાવ આવે હવે એવો ભાવ આવે એની સાથે તરત પ્રતિક્રમણ થઈ શકે હવે આપડે રક્ષાબેન શું કરે છે તમારે જે રક્ષાબેન નું મન શું કરી રહ્યું છે બુદ્ધિ શું કરી રહી છે અહંકાર શું કરી રહ્યો છે બધું વર્તન શું કરી રહ્યું છે બધું જોયા કરો નાતા દ્રષ્ટા આપડે કહેવાય અને ચાલતી કે દેતા કે સ્ત્રી વ્યવસ્થિત શક્તિ તમને નહીં એ પ્રેરણા તે આધારે ચાલે દાદાને જો જ્ઞાન અપાયો તો એમ સહેજે સૂત્ર માન્યતા રોંગ બિલીફો આમ કરી નાખું તેમ કરી નાખું એટલે હવે તો થવા દે એટલે બધી એ બધું ઉડી જાય બધું આનંદમાં હોય તો દરેક કાર્ય થાય કાર્ય આનંદમાં હોય તો આનંદમાં હોય તો થાય વિચારધારો માણસ શરીર બગાડે અને વસ્તુ એ બગાડે કામ જ કોઈ ભલીવાર ના આવે પ્રથમ તો આનંદ સાહેબ જે આનંદ દરેક કામ તમને લાગતું આનંદમાં રહે બુદ્ધિ કઈ ઓછી છે બુદ્ધિ વધારે છે છતાંય પણ એ બુદ્ધિ રાખી શકે છે એટલે ભાઈ ને જરાક વધારે પડતું છે મારી પાસે છેલ્લા રાખી પડી જાય અને હું આવે થોડા દિવસ દિવસથી જુલાઈમાં આવું છું માં જુલાઈ ની ચોવીસ તારીખે પંચોતેર માં પૂરા થયો એ લોકો ને કહ્યું મેં તમે આમ શું કરો છો તમે બધું આ બધું પૈસા હજાર માણસ આવે તેને જમાડો સારી રીતે રાખો એમ સેવાઓ કરો ત્યારે તો હું લેતો નથી કહ્યું જયારે લેતા હોય તેને કોન્સેપ્ટ જ્ઞાન સારું નામ શું છે કોણ છે મને ભેગો ભેગા થયા કરો ને એકદમ હાઈ ક્લાસ મજબૂત થઈ જાય હાઈ ક્લાસ મજબૂત થઈ જાય આનંદ રહે છે ને તમને લાગ્યું કે આનંદ માં ફેરફાર થયો છે એ લાગણી કોણ નામ કેવાય કે બોજા વગર પડી એવું દાદા બહુ સરળ છોકરો છે એકદમ ના એકદમ સરળ અને એને પગાર જે મળે તો એક પૈસો વાપરે નહીં નહીં પણ શરીર પર અસર થાય ચિંતા નહીં કરતી ચિંતાનું કોઈ કારણ બી નથી એને ચિંતા કરવા જેવું છે નહીં અત્યારે સુકુમાર ને કઈ ચિંતા કરવાની ઉંમર બી નથી એ શું કામ છે અત્યારે ચિંતા બોજો રકામો પડે બોજો બોજો રકામ લઈને એ વાત મેં તો ખાલી કહ્યું હજી મારો બોજો થોડો રાય તો તો વાત તો વાત એ તો નાખે ને એ નાખ્યા પડે મેં તો શેના જેવી વાત મહેતા સાહેબ કે છે હા અમારું બિલ્ડિંગ તમને પૂછે તો અમારું બિલ્ડિંગ છોકરાને પૂછે છોકરો કે છે મારું બિલ્ડિંગ છોકરી કે મારું બિલ્ડિંગ હોય ને પાંચ આઠ જણ મેં માલિક એના જેવી વાત બોજો રાખવાનું બોજો નહીં એને શું દાદા શરીરને નુકસાન કરતા છે એટલે આ જ્ઞાન હશે ને શરીર હશે નહીં થાય અને ધીરે ધીરે દિલ રાખતા આવડે તમારા પર તમને ભૌતિક સગમ સુધારી ગમે તે હવે આ આજે પંજાબ માં કે તમારાથી લોકો ધર્મ ધ્યાન માં જઈ શકે છે જયારે આ લોકો થી નથી જઈ શકાતું એ લોકો અત્યારે મોટામાં મોટી ચિંતા હમણાં એક નાનું પેમ્પલેટ બહાર પાડ્યું છે હમણાં કઈ બત્રીસ પાના નું હિન્દુસ્તાન શું થાય જોવાનું નહીં પોતાનું કરો હવે જો ને આજે આજે લંડન માં જો ને આપણા હિન્દુઓના મંદિર એ લોકો ખુલ્લા મૂકે છે લંડન માં કે અમેરિકા માં આપડા મંદિરો આજે બનવા માંડ્યા છે આપણા કેટલા સરસ બને છે હા કામે છે તે એ પેલા લોકો કરે છે ધોતિયા પહેરી એ કેવાય કેટલીક વસ્તુ ના કેવા જેવી ના કેવાય ના કેવાય તેથી જ આપણે ડેરાસર એક બંધાવ્યું છે ને હિન્દુસ્તાન ભલું થઈ જાય એમનું દેરાસર એક છે મહેસાણામાં હા મહેસાણા મેં જોયું અને એક અહીં બંધા છે બહુ સરસ બંધાવવાનું છે તેની વસ્તુ હિન્દુસ્તાનના કલ્યાણ થાય શક્ય છે શક્ય છે સંકેત सत्य ત્યાં મૂર્તિ નો જે કઈ ખર્ચો થાય એ બીજો બધું બધું બે લાખ જેવા ખર્ચો હું મારો કરવાનો તમારું બધું આપ્યા કરો છો તમે ચોપડીઓમાં મારું આટલું રહી ગયું મૂર્તિ મૂર્તિ મૂર્તિ ફેસ્ટિવલ તો બહુ એ તો હવે સંન્યાસી થઈ ગયા છે અમેરિકા વાળાનો કાગળ આવે છે જે અમને બોલાવે છે ને એનો કાગળ આવ્યો એક લાખ ને બત્રીસ હજાર રૂપિયા અમે અને મહુરત પેટ આપીએ છીએ અને મહુરત કરવા ગયા મહુરત જુલાઈમાં મહુરત કરો અને અમે આવીએ છીએ ત્યાંથી એના નામ પર તો ઝઘડે બંધ વખત એના નામ પર બહુ પડશે માસી વિરક ના બોલવા બોલ ને પછી પૂછવું હતું પૂછતો નથી આમાં શું ખાનગી રાખવાની કોઈ પણ પૂછતા આવે સાત ડિગ્રી જતી હોય ને મુસલમાન તો આપણે શું કહેવાનું relative forever real for some time relative forever forever નહીં એટલે મિયાબેન કામ જ થઈ ગયું ઉઠા ગલે ચલે Thank you. મિથ્યા છે વાણિયા પર પૂછ્યું ના મિથ્યા કેવી રીતે તમે કહો છો મિથ્યા જવા રહે મિથ્યા કેવી રીતે આપડે કઈ મિથ્યા છે મિથ્યા ચાલે કે જગત એ સત્ય છે ને એ સત્ય જગત રિલેટિવ સત્ય રિયલ સત્ય છે જ્ઞાન ના થયું અપમાન કરે તો શું આખી રાત ના આવે બને ના બને આખી રાતે સત્ય છે કેમ ભાઈ પાહા ફેરું છું ફલાણા મને કહી ગયો કે માર્યો નહીં લોહી બધી શું એવું નહીં માર્યો તો માર્યો સારું પણ આ જ બહાર મારા તે વરમાં મારે તો આમ તો કંપાઈ એટલે પછી બંધ થઈ જાય મને મારે રિસ્ક તો ચડે ને એની રીત તો ચડે ને મને મારી ગયો એ તો જણ તારા જે વાત પડાય છે ભોગવે નહીં ભૂલ બંધ થઈ જાય આપડે હાથે આપે છે સહારો આપે સારી સાચી ભાઈ છે ભગવાન ની ભૂલ કે સહારો આપે સારી એક્ઝેક્ટ સાચી એમ આપ્યું કે બહુ મોટું વાક્ય છે બધા શાસ્ત્રો નો અભાવ જાય પછી ફેર મોકલ જાય સૂક્ષ્મતમ સુધી પહોંચે હા ભોગવે ભૂલ દાદા કહ્યું ભગવટો ભૂલ છે ત્યાં સુધી જ ભગવટો હોય છે દેહ છે ત્યાં સુધી ભગવટો નથી ભૂલ છે ભૂલ છે ત્યાં સુધી ભૂલ ખલાસ થઈ ગઈ ભગવાન રમણ ને કારણે હોય ભૂલ હોય તો જ ભોગવટો આવે ભોગવટો આવે ને ભૂલ હોય તો જ આવે આવે ને એવું ઇનામ નથી કે જયારે રૂપિયો ભર્યો હોય તેને ચોટે રૂપિયા ભર્યા ના હોય તેને કરી એક જ રૂપિયો ભર્યો હોય પણ એને ચોટાડે ને તારી ટિકિટ નંબર લાગ્યો કે એ પોઝિટિવ ના પેલા નેગેટિવ ના નેગેટિવ એને કડવા લાગે પોઝિટિવ મીઠા લાગે ભૂલ નું ભોગવે તેની ભૂલ ભૂલ નું પૃથ્થકરણ અને ભૂલ પકડાય એટલે કયા પ્રકારની ભૂલો હોય છે એક જવા જઈએ ત્યારે માજી આપણા સત્તામ હોય ગયા વખતે આપણા સત્તામાં હોય પીટ પીટ કર્યું હોય એનો હિસાબ બધો બંધાય અને એ એના સત્તામાં આવે એટલે વાર એટલે આ ધંધો છે ને આના સત્તામાં લે પેલો પેલા સત્તામાં લે મારા માર પિતા દુઃખ જેવો હતું જ નહીં લાગમાં આવ્યો ભટકાયો